એ આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાંદેરમાં બેઠા બેઠા સિદ્ધાર્થ વાર્તા સાંભળે છે આવો આવો સિદ્ધાર્થ ભાઈ આજે હું તમને બધાને મુકુલ કલાર્થીની વાર્તા સંભળાવવાનો છું ભાઈ બહુ સરસ વાર્તા છે અને વાર્તાનું નામ છે લૂંટારા અને આવકાર ધ્યાનથી સાંભળજો ઘણા ઘણા વર્ષો પહેલાની આ વાત છે ચીન દેશમાં એક ગામમાં એક વિદ્યાર્થી તમારા જેવો ધર્મ ગ્રંથનો અભ્યાસ કરવા બેઠો હતો રાતનો સમય હતો આસપાસ બધે શાંતિ ફેલાયેલી હતી મંદ મંદ પવન વાતો હતો ભગવાનની મૂર્તિ આગળ દીવો સળગી રહ્યો હતો વિદ્યાર્થી એક ધ્યાનથી ધર્મ ગ્રંથ વાંચી રહ્યો હતો એ વિદ્યાર્થીનું નામ હતું શિચિરી ઓરડીનું બારણું અમસ્તું અટકાવેલું હતું એવામાં એક લૂંટારો તેની ઓરડીમાં હળવેથી બારણું ઉઘાડીને દાખલ થયો જોયું તો એક જુવાન ભગવાનની મૂર્તિ આગળ બેઠો છે ધર્મ ગ્રંથ વાંચવામાં મગન છે લૂંટારો ધીમેથી એની પાછળ ગયો કેડ પરથી તેણે છરો બહાર કાઢ્યો છરો દીવાના આછા તેજમાં પણ ચમકી રહ્યો હતો સિચિરીની પીઠ પાછળ તેણે છરો ધર્યો સિચિરી જરા ચમક્યો ત્યાં તો લૂંટારો કઠોર અવાજે બોલો ખબરદાર હાયલો છે તો હું લૂંટારો છું તારી પાસે જે કઈ પૈસા હોય એ મને હમણાં ને હમણાં આપ જરા આનાકાની કરીશ તો તારું આવી બન્યું સમજજે છરો તારી પીઠમાં ઉતરી જશે તને ઠાર મારી નાખીશ સમજો કે ધર્મગ્રંથ વાંચતા વાંચતા સિચિરીએ ખૂબ સ્વસ્થતાથી લૂંટારાને કહ્યું ભાઈ મારી પાસે થોડાક પૈસા છે ખરા આ પેલી પેટીમાં એક થેલીમાં રાખ્યા છે એ તું ખુશીથી લઈ જા લૂંટારો પેટી પાસે ગયો પેટી ઉઘાડીને તેણે થેલી બહાર કાઢી પછી તે બહાર જવા બારણા ભણી ગયો એ જોઈને સિચિરી મીઠાશથી બોલ્યો ભાઈ એ રકમમાંથી થોડી મૂકી જાઓ તો મોટી મહેરબાની હો મારે આ ઓરડીનું ભાડું આવતીકાલે આપવાનું છે મારા માલિકને મેં એમને વાયદો કર્યો છે લૂંઠારાએ થોડીક રકમ કાઢીને પેટીમાં મૂકી દીધી પછી તે ઝડપથી બહાર જોવા લાગ્યો ત્યાં તો સિચીરી હસતા હસતા બોલો અરે મારા ભાઈ તમે તો ખરા છો આમને આમ તે કંઈ જવાય તમને કોઈ કશું ભેટ આપે તો તમે એનો આભાર માનો કે નહીં આભાર માન્યા વિના જાઓ એ કઈ સારું કહેવાય લૂંટારાએ શિચિરીનો આભાર માન્યો પછી તે પૈસાની થેલી લઈને જતો રહ્યો થોડા વખત પછી પેલો લૂંટારો મોટી લૂંટ કરતા પકડાઈ ગયો તેને રાજા પાસે ખડો કરવામાં આવ્યો તેણે બધા ગુના કબૂલ કર્યા પછી લૂંટારો જરા ક્ષોભ સાથે બોલ્યો રાજા સાહેબ મારો એક મોટો ગુનો છે એ સાંભળો મેં એક દિવસ ધર્મનો અભ્યાસ કરનાર એક વિદ્યાર્થીને ત્યાં પણ લૂંટ કરી છે તે ભલા વિદ્યાર્થીનું નામ છે શિચિરી રાજાએ શિચિરીને બોલાવ્યો રાજાએ તેને પૂછ્યું આ લૂંટારાએ તારે ત્યાં લૂંટ કરી હતી એ વાત ખરી છે તેણે તને ઠાર મારી નાખવાનો ભય બતાવ્યો હતો પછી તારી પૈસાની થેલી તે લઈ ગયો હતો એ સાચું છે કે શિચિરી સહજ ભાવે બોલ્યો રાજાજી તેણે મારે ત્યાં લૂંટ નથી કરી તે મારે ત્યાં આવ્યો હતો મેં એને થોડા પૈસા આપ્યા હતા એ બદલ તેણે મારો આભાર પણ માન્યો હતો કોઈ લૂંટનાર આવું કરે ખરો લૂંટારો તો સિચિરીની વાત સાંભળીને આભોત બની ગયો તે ઉદાર દિલ વિદ્યાર્થીને એકદમ ટીકી ટીકીને જોઈ જ રહ્યો કઠોર હૃદયના લૂંટારાની આંખ પણ ભીની થઈ ગઈ હો ભાઈ રાજાએ લૂંટારાના બીજા ગુનાઓ બદલ સજા કરી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો સજા તો વખત જતા પૂરી થઈ એટલે લૂંટારો જેલમાંથી છૂટો ને સીધો સિચિરીની પાસે ગયો તેને પ્રણામ કરીને લૂંટારાએ નમ્ર ભાવે કહ્યું તમે મારા ગુરુ થશો મને સાચો રાહ બતાવો સિચિરી પ્રેમ ભરી નજરે લૂંટારાને જોઈ રહ્યો તે શું બોલે તેણે થોડીક વાર પછી લૂંટારાને હેતથી કહ્યું ભાઈ સદાચાર માણસનું બહુ મોટું ધન છે સારા કામ કરીએ એ માણસની બહુ મોટી સંપત્તિ છે તું સદાચારી બનજે સારા કામ કરજે કોઈનું બુરું નહીં કરતો ભગવાન તારું ભલું કરે ભાઈ એમ કહીને સિચિરીએ એને આશીર્વાદ આપ્યા તો ભાઈ આવી હતી આ વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો